એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો યુગ આવ્યો છે અને દ્રાવ્યા પણ છે ઓહો હો હો હો તમે બધા વાર્તા સાંભળવા આવ્યા છો એમને રોજની જેમ આવો આવો ટાબરી આવો આજે હું તમને બધાને શંભુ પ્રસાદ ભટ્ટની વાર્તા કહેવાનો છું આ એમની વાર્તાનું નામ છે સુખી માણસનું પહેરણ પહેરણ હોય ને આ આપણું શર્ટ એને પહેલા પહેરણ કહેતા હો તો વાર્તાનું નામ છે સુખી માણસનું પહેરણ ધ્યાનથી સાંભળજો ભાઈ એક રાજા હતો રાજા જેવો રાજા એને રહેવાને મોટા મહેલ હતા અને એની સેવા ચાકરીમાં સંખ્યા બંધ નોકર ચાકર હતા ખાવા પીવાની કે પહેરવા ઓઢવાની એને કાંઈએ ખોટ નહોતી હો પણ શરીરે થોડોક નબળો હતો બિચારો દુબળો પાતળો જોકે આમ પાછું એનું તળીમ તોમ શરીરે થઈ જતું ક્યારેક દુબળો થાય ને ક્યારેક શરીર થાય એ તો સુખેથી ઊંઘે અને જાત જાતના આનંદોમાં દિવસો વિતાવે એના જેવું સુખી બીજું કોઈ નથી એમ કોઈને પણ લાગે હો પણ રાજા પોતાના મનથી સુખી હતો કે આ બધું હોવા છતાં એને ક્યાંય સુખ જણાતું નહોતું એટલે ક્યારેક દુબળો દેખાય એને પોતાને જ એ સાજો હતો અને સુખેથી ખાઈ પીને હરી ફરી શકતો હતો છતાં એને હતું કે પોતે માંદો છે એ તો રાજાની માંદગી ભાઈ તરત જાત જાતના વેદ હકીમોને તેડાવીને મંગાવવામાં આવ્યા બોલાવ્યા બધાને પણ કોઈથી રાજાનો રોગ મટ્યો નહીં હો ભાઈ રાજાનો રોગ જ ક્યાં હતો કે મટે ખોટી ખોટી ચિંતા હતી ભાઈને સૌએ એક જ વાત કરી રાજાજી આપને કશો જ રોગ નથી આપને કંઈ પણ રોગ હોય તો અમે મટાડીએ ને રાજા કે આ તમામને અહીંથી કાઢી મૂકો એમાંના કોઈને રોગની પરખ નથી કોઈને રોગ દેખાડતા આવડતું જ નથી એમ એણે અનેક વૈદ હકીમોને કઢાવી મૂક્યા એમાંના કોઈને રોગની પરખ નથી એમ કીધું અને એણે જાત જાતની દવા અજમાવી જોઈ પણ એની માંદગી મટી નહીં હો છેવટે એક દિવસ એના દરબારમાં એક નવો હકીમ આવી ચડ્યો ડાક્ટર એ જાજુ વૈદક તો ભણેલો નહોતો જાજુ વૈદું નહોતું આવડતું એને પણ એને દુનિયાદારીનું ભારે જ્ઞાન હતું હો ડાયો ખૂબ હતો રાજાનું દર્દ કયા પ્રકારનું છે એ સમજી ગયો એ જાણતો તો હતો જ કે રાજાને કંઈ પણ રોગ નથી છતાં એણે રાજાની નાડી તપાસી જોઈ પોતાનો હાથ એ રાજાની નાડી ઉપર મૂક્યો રાજાના હાથની નાડી ઉપર અને એની છાતી પર ટકોરા મારી જોયા આંખો અને જીભ તપાસ્યા પછી એકે રાજાજી આપની માંદગી ઘણી ગંભીર છે હો આપના રોગનો જો તરત ઉપાય નહીં થાય તો આપ ભાગ્યે જ બચી શકશો રાજા કે હકીમજી માંદગીથી હું ખૂબ ત્રાસી ગયો છું એનું કારણ તમે જાણી શક્યા હો તો એનો તરત કંઈક ઉપાય કરો હકીમ જરા વિચારમાં પડી ગયો હો ભાઈ પછી કે ઉપાય બહુ સહેલો છે મહારાજ તમે જો કોઈ સુખી માણસનું પહેરણ પહેરીને એક રાત સૂઈ જાઓ ને તો તમારો રોગ જરૂર મટી જાય લો બોલો સુખી માણસનો શર્ટ પહેરવાનું કહ્યું પહેરણ રાજાએ તરત માણસોને ચારે બાજુ દોડાવ્યા જાઓ આખા રાજ્યમાં ફરો અને ગમે ત્યાંથી પણ કોઈ સુખી માણસનું પહેરણ મેળવી લાવો હુકમ થયો એટલે રાજાના માણસો ચારે દિશામાં પહેરણની શોધમાં નીકળી પડ્યા કોઈ પણ જગાએ એમને સુખી માણસ મળ્યો નહીં જેને જેને મળ્યા તે દરેકને કાંઈક ને કાંઈક દુઃખ હતું કોઈને દીકરો નહોતો કોઈનો દીકરો મૃત્યુ પામેલો હતો કોઈને છોકરા જીવતા નહોતા તો કોઈને ત્યાં જોઈએ એના કરતા વધારે છોકરા હતા કોઈની પત્ની મળતી જ નહોતી એની એને ચિંતા હતી તો કોઈકને વળી બે પત્નીઓ અંદર અંદર ઝઘડતી હતી એની ચિંતા હતી કોઈના હાથમાં રાતી પાય આવતી નહીં ફૂટી કોડીએ નહોતી એટલે એ દુઃખી હતો તો કોઈ વળી અઢળક પૈસાને કેમ સાચવવા એની ચિંતામાં હતો કોઈકને શરીરે રોગ હતો કોઈકને દુશ્મનો હેરાન કરતા હતા તો કોઈકને સગાવાલા હેરાન કરતા હતા એવા જાત જાતના દુઃખ લોકોને હતા હો ભાઈ આખા રાજ્યમાં રાજાના માણસો ફર્યા પણ એમને એક પણ સુખી માણસનો ભેટો થયો નહીં ભાઈ રોજ રોજ માણસો પાછા ફરતા અને રાજાને લોકોના દુઃખોની વાતો કહેતા રાજા જેમ જેમ એ વાતો સાંભળતો ગયો તેમ તેમ એની આંખ ઉઘડતી ગઈ એને થયું અરે આ તમામના દુઃખની સરખામણીમાં મારા દુઃખનું તો કોઈ હિસાબ જ નથી આ તમામ કરતાં તો હું સાચે જ સુખી છું છતાં એને થયું લાવ જોઉં તો ખરો કે મારા આખા રાજ્યમાં કોઈ સુખી માણસ નીકળે છે કે નહીં એટલે એણે પોતાના માણસોને કહ્યું હજી વધારે તપાસ કરો સુખી માણસનું પહેરણ ગમે તેમ કરીને મેળવી લાવો ફરી માણસો રાજ્યના ખૂણે ખૂણે ફરી વળ્યા પણ કોઈ સુખી માણસ એમની નજરે ચડ્યો નહીં ભાઈ છેવટે એક દિવસ બે સૈનિકો રાજમહેલમાં પાછા ફરતા હતા ત્યાં એમની નજર ઘાસ ઉપર બેઠેલા એક ભિખારી જેવા લાગતા માણસ ઉપર પડી ઘાસ પર લંબાવીને પડ્યો પડ્યો એ તો સીટીઓ વગાડતો ગીતો ગાઈ રહ્યો હતો એ તો ગીતો લલકારતો હતો સીટીઓ મારી મારીને સાચે જો ભાઈ એ તો પૂરે પૂરો ખુશ મિજાજમાં હોય એવું લાગતું હતું રાજાના સિપાઈ કે વાહ ભાઈ તું તો સાચે સાચો સુખી લાગે છે પેલો ભિખારી જેવો જણ હતો એ કે હું સુખી ન હોઉં તો બીજું કોણ સુખી હોઈ શકે આ મારા સરખા નવરા અને ગરીબ માણસને કામ જ કેટલું બધું રહે છે એ તો જુઓ એમાંથી ઊંચો આવું ત્યારે હું દુઃખી થાઉં ને ખાવા માટે જોઈ તો લુખો સૂકો રોટલો કંઈક મહેનત કરીને મેળવી લઉં છું પછી મને ચિંતા છે છે નહીં ભાઈ એમ કહીને તો સંતોષી જીવ પાછો સિસોટીમાં ગીતો વગાડવા લાગ્યો રાજાના સૈનિક કે ભાઈ તું ખરેખરો સુખી માણસ છે હો પણ એક મહેરબાની કર તું પહેરણ તો પહેરતો જ હશે કે તારું પહેરણ ક્યાં છે ફક્ત એક રાત માટે તું અમને ઉછીનું આપ એના બદલામાં તું જે માગે એ અમે તને આપશું પણ મારા સરખા ગરીબનું પહેરણ તમને શું કામ આપવું એ શું કામ આવશે તમને ભાઈ એ પહેરણ ખુદ રાજા માટે જોઈએ છે કોઈક સુખી માણસનું પહેરણ રાજા જો એક રાત પહેરી રાખે તો એમનો રોગ મટી જાય એમ હકીમે કહેલું છે આ સાંભળીને પેલો ખડખડાટ હસી પડ્યો અને બોલો ઓહો એમાં શું મોટી વાત છે રાજાને મારું પહેરણ કામમાં આવતું હોય તો એ આપવામાં મને કાંઈ વાંધો હોય પણ લાચાર છું મારી પાસે મારી પીઠ ઢાંકવા એક નાનું બાંડિયું સરખું નથી તો પેરણ તો હોય જ ક્યાંથી કામ લાગે તો મારી આ પોતડી આપું એ લઈ જાઓ હું તો લંગોટીથી ચલાવી લઈશ એ તો સાચું કહેતો હતો ઓ ભાઈ એની પાસે પેરણ હતું જ નહીં પછી એ શું આપે પેલા સૈનિકોએ જઈને આ વાત તરત રાજમહેલમાં કહી રાજાજી અમે સુખી માણસને શોધી કાઢ્યો છે તો એનું પહેરણ ક્યાં છે લાવો એનું પહેરણ તો નથી લાવ્યા કેમ એની પાસે પહેરણ હતું જ નહીં પછી કેમ કરીને લાવીએ એમ કહીને સૈનિકોએ તમામ વાત રાજાને કઈ સંભળાવી રાજાએ તરત મહેલની બારી ઉઘાડી નાખી નીચે નજર કરે છે તો પેલો ભિખારી જેવો લાગતો માણસ બગીચાના ઘાસ ઉપર ગીતો લલકારતો આનંદમાં પડેલો છે એ ખરેખર સુખી લાગતો હતો ભાઈ રાજાને થયું આ તે કેવું એને પહેરવા પૂરા કપડાં પણ નથી ખાવાનું અનાજ પણ નથી અને છતાં એ સુખી છે અને હું આવો મોટો રાજા હોવા છતાં સુખી નથી એ મહેનત કરીને પોતાની રોટલી લે છે આનંદમાં રહે છે હું તો કાંઈ પણ કર્યા વગર રાજ્યની તિજોરીના પૈસા ઉડાવું છું છતાં બદલામાં મારી પ્રજાના ભલા માટે હું કાંઈ કરતો નથી આ મારું આળસુપણું એ જ મારી માંદગીનું કારણ લાગે છે બસ આજથી ખોટા એ આરામ હરામ છે હેમ વિચારીને રાજાએ તે દિવસથી માંદગીનો ખાટલો છોડી દીધો અને રાજકાજમાં મન પરોયું ને સાચા દિલથી પોતાની પ્રજાની સેવા કરવા માંડી હો ભાઈ હવે એનો સમય કામમાં અને આનંદમાં પસાર થવા લાગ્યો ત્યાર પછી પોતે દુખી કે માંદો છે એવું એને ક્યારેય લાગ્યું નથી ભાઈ તો બોલો લો તમને બધાને મજા પડી ગઈ ને આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો